આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ આટલા બધા ભૂલકાઓ વાર્તા સાંભળવા માટે આવી ગયા છે ભાઈ આવો આવો અને આજે તો પ્રસમ પણ વાર્તા સાંભળે છે આવો ત્યારે પ્રસમ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ કિશોર પંડ્યાની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે પતંગિયાની જલયાત્રા જલ એટલે પાણી બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા એની મહેક ચારે બાજુ ફેલાતી હતી ગુલાબ ને મોગરો ચંપો ને કરણ એવા ફૂલોથી બગીચાની શોભા અનેક ગણી વધતી હતી ઓ ભાઈ ફૂલોને મળવા માટે રંગબેરંગી પાંખોવાળા પતંગિયા આવતા હતા પતંગિયા ફૂલોના ભાઈબંધ થઈ ગયેલા બગીચાની બાજુમાં નાનકડું તળાવ હતું અપ્રસમ તળાવને ફરતે કિનારે કિનારે વડ ને પીપર લીમડો ને જાંબુના વૃક્ષો હતા ઝાડ હતા પતંગિયા તો એક ફૂલ ઉપર બેસે પાછા ઉડે ફરી પાછા બીજા ફૂલ ઉપર બેસે પાછા ઉડે પતંગિયાને વૃક્ષો પર જવાનું ખૂબ મન થાય વૃક્ષો તો ઊંચા ઊંચા હોય ઊંચે ઊંચે ઉડવાનું તો બધાયને ગમે એમ પતંગિયાને પણ ઊંચે ઊંચે ઉડવાનું મન થતું હો ભાઈ આકાશમાં રૂના પોલ જેવા વાદળો સાથે પકડદાવ રમવાની કેવી મજા આવે એવું વિચારે હો પતંગિયા તો પતંગિયા પણ ક્યારેક આ વૃક્ષોના પાનને પોતાના પગથી પંપાળીને પાછા આવી જતા ભાઈ ભાઈઓ છોકરાઓ અને પછી તો પ્રસમ ફરી નાના નાના છોડના ફૂલો પાસે આવીને એમની સુગંધથી નાતા આમ તેમ ઉડતા ઉડતા ઉડતા ફૂલો પર બેસીને એમની સાથે વાતો કરી લેતા તળાવમાં સરસ મજાના ગુલાબી કમળ ખીલતા હતા પતંગિયા તો કમળને મળવા માટે પણ જતા ત્યાં જતી વખતે એમને મનમાં એમ પણ થતું કે પાણી પર રહેવાની કેવી મજા આવતી હશે પાણીમાં ભલે રહેવા ન મળે તો પણ એમાં ફરવાનો અને જળયાત્રા કરવાનો આનંદ તો લેવો જ જોઈએ ને એક દિવસ પતંગી ઉડતું ઉડતું કમળ પાસે ગયું હં કમળના ફૂલ પાસે એમણે કમળને કહ્યું મારે જલયાત્રા કરવી છે પાણી પર ફરવાની કેવી મજા આવે કમળ કે તો કરો શરૂ જળયાત્રા પતંગિયું કે પણ મને તો ડર લાગે છે તમને શાનો ડર લાગે વળી કમળે પતંગિયાને પૂછ્યું અમારી પાંખોને પાણી અડે અને અમારી પાંખોના રંગ ઉડી જાય તો કમળ કે એમાં થોડા રંગ ઉડી જાય હું તો પાણીમાં જ રહું છું છતાં પાણી મને અડકી શકતું નથી પાણી જો મને નવડાવવા આવે ને તો તરત જ હું એને કંખેરી નાખું હો પણ બાળકો જ્યારે અમને પાંખોથી પકડે છે બાળકો ત્યારે અમારા રંગ એમની આંગળીઓ અને અંગૂઠાના ટેરવા પર ચોંટી જાય છે એનું શું તમારો રંગ એમના કુતૂહલને લલચાવે છે બાળકોને ગમે છે પતંગિયાઓનો રંગ કમળે સમજાવતું હોય એમ કહ્યું અમે કરીએ પણ શું અમારો રંગ અમારો દુશ્મન બનીને સૌ કોઈને લલચાવે છે પતંગિયાએ એવી રીતે કહ્યું અપ્રસમ કમળ કે એમ નિરાશ થવાની જરૂર નથી તમારે તો તમારા આવા સુંદર રંગોથી ખુશ થવું જોઈએ કેમ રાજી શું કામ થવું જોઈએ અમારે અરે કુદરતમાં બીજા કોઈ પાસે ક્યાં આટલા બધા રંગો છે વળી તમારી પાંખો પર તો અવનવા રંગોની સરસ મજાની ભાત હોય છે બધાયને મનમાં એવું થાય કે પતંગિયાના રંગો અને પાંખો પરની ભાત બસ જોયા જ કરીએ એનાથી તો તમે સૌને ગમો છો ભાઈ અમારે તો એટલું જ કહેવાનું છે કે તમે જરૂર જુઓ પણ દૂરથી જુઓ પતંગિયું બોલ્યું હો અને બાળકોને પણ સમજાવવું પડે કે કોઈ તમને બોચીમાંથી પકડે તો કેવું થાય ગરદનેથી પકડે તો પતંગિયાને પણ એવું જ થાય કોઈ અમને પાંખોથી પકડે ત્યારે અમે તો અમે તો સાવ પાંગડા થઈ જઈએ પછી પહેલાની જેમ ઉડવામાં અમને તકલીફ પડે હો પતંગિયાએ પોતાની વાત રજૂ કરી હો છોકરાઓ કમળ કે પતંગિયા ભાઈ તમને ઉડતા ઉડતા જળયાત્રા કરવી ગમે પાણીમાં ફરવું ગમે ઉડતા ઉડતા પાણી ઉપર કમળ કે જળયાત્રાની વાત યાદ કરાવતા કયું કમળે કમળે હો ભાઈ ગમે ને શું કામ ન ગમે પણ તળાવના એક છેડાથી બીજા છેડા સુધી આટલે લાંબે સુધી અમે ઉડી શકીએ નહીં અમે તો થોડું થોડું ઉડી શકીએ એટલે જ અમે તો થોડુંક ઉડીએ અને ફૂલો સાથે વાતો કરવા બેસી જઈએ અહીંથી તહીં થોડું થોડું ઉડીએ ભલે થોડું થોડું ઉડો પણ તમારું કામ બાકી જબરું છે હો કમળે કહ્યું અમે તો એક ફૂલથી બીજા ફૂલ ઉપર ઉડતા રહીએ ફૂલોની સુગંધના દરિયામાં ડૂબકી લગાવીએ અને એક ફૂલનો સંદેશો બીજા ફૂલ સુધી પહોંચાડીએ વાહ તમે તો ઘણું સરસ કામ કરો છો કમળે પતંગિયાને બિરદાવતા કહ્યું અબાઈ પણ અમે લાંબા અંતર સુધી ઉડી શકતા નથી પતંગિયાએ પોતાની હકીકત જણાવી હમ તો એમ કરીએ કમળ તો વિચાર કરવા લાગ્યો તો એમ કરીએ કે તમારી આ જલ યાત્રા માટે હું તમને મારા પાન આપું કમળને ઉપાય ચડી ગયો હો છોકરાઓ એ પાનનું શું કરવાનું હોડી બનાવવાની પતંગિયાએ પૂછ્યું પતંગિયાને થતું હતું કે પાંદડાની હોડી કેવી રીતે બનતી હશે પાંદડાની હોડી નથી બનાવવાની મારા પાન આખા તળાવમાં પાણીની સપાટી ઉપર તરતા રહેશે તમને ઉડતા ઉડતા થાક લાગે ત્યારે પાંદડા ઉપર બેસીને આરામ કરી લેવાનો કમળે કીધું અરે વાહ હવે તો અમને તળાવના પાણી ઉપર જળયાત્રા કરવાની ખૂબ મજા આવશે ભાઈ પતંગિયાને કમળની વાત બરાબર સમજાઈ ગઈ હો હવે તો મજા જ મજા તળાવના પાણી ઉપર ઉડવાનું થાક લાગે ત્યારે કમળના પાંદડા પર બેસીને આરામ કરી લેવાનો એ ઉડતું ઉડતું બીજા પતંગિયાને કહેવા માટે દોડી ગયું હો ભાઈ પછી તો કમળે તળાવના પાણીની સપાટી ઉપર પોતાના પાંદડા પાથરી દીધા પતંગિયા તો મોજ મસ્તી કરતા ક્યારેક ઉડતા તો ક્યારેક એક પાન પર કૂદતા કૂદતા આમ જલયાત્રા કરવા લાગ્યા તો ભાઈ પ્રસમભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને છોકરાઓ ચલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો ત્યારે